ભોગવે એની ભૂલ એટલે જે દુઃખે જે ભોગવે એનું દુઃખે ભોગવે એનું છે સુખે ભોગવે એ જરા સમજાવો ને આ તો એનું એક વ્યવસ્થિત એનું એક રેગ્યુલેટર છે બધું આ તો અમારા માટે એને વ્યવસ્થિત રીતે સમજણ પડે બિચારા વ્યવસ્થિત જ્ઞાન આપ્યું નથી એમ કઉ છું હોકાયંત્ર ની માફક હોકાયંત્ર ની માફક રેગ્યુલર એટલે અને આ શું કે છે કે રેગ્યુલર નિયમ નિયમ રેગ્યુલર એટલે નિયમ કે છે નટુ કાકા એવું કીધું કે રેગ્યુલેટર એટલે હોકા યંત્ર જેવું અને ભૂપેન્દ્રભાઈ કહે કે રેગ્યુલેટર એટલે નિયમ નિયમન કરે નિયમન કરે છે રેગ્યુલેટર રાખે છે રેગ્યુલેશનમાં રાખે રાખે છે વ્યવસ્થિત એક્ટિવિટી રેગ્યુલેશન રાખે છે એક્ટિવિટી જ્ઞાન વખત આપ કહો છો કે ભગવાન ની સર્વ રિલેટિવ માયા વિનાશી છે તો ભગવાન ની રિલેટિવ માયા શી રીતે હોય રિલેટિવ માયા આપ કહો ને ભગવાન ની સર્વ રિલેટિવ માયા વિનાશી છે એ કહેવા શું માંગુ છું કે રિયલ સિવાય બીજી વસ્તુ જે રિલેટિવ છે એ માયા છે શું છે રિયલ સિવાય રિલેટિવ છે એની ભાષામાં જેટલું બધું વિનાશી છે એ બધી માયા છે જો વ્યવહારમાં જે કહેવાય છે તે રીતે ભગવાન ની રિલેટિવ માયા રિયલમાં નહીં સમજે બરોબર કોઈ જનાવર જ નથી પણ આ શું થાય અરે માયા નાખે તો

ગરબામાં ફરે છે તો અમને અમારી પાર્ટી ઉપર હવાય કેમ ના આવે બધા નહીં હવાય મુસલમાન થી હવાય એટલે આવ્યો જોવાતો હતો તમને આવડતું નહીં તો એ આવે જેવું આવડે એવું આવડે બધા ફરે આમ કરે આમ કરે આમ

છોકરો ને એની માં એવું મજા કે અમારે સાહેબ બીજા સાથે વાતચીત નહીં તો થઈ જાય સાહેબ આમ છે ધ્યાન પછી કેમ થાય છે સાહેબ કરતો હશે ને શું હું કરું છું બીજી વ્યક્તિ સાથે જયારે વાતચીત નીકળે ત્યારે સાહેબ ની વાત આ ઘસા તો બોલીએ જરા ઘસા તો બોલીએ સાહેબ નું સાહેબ નું ઉત્તર તો બોલીએ જરા એવું થાય છે ન રાખવાની કહે શું ના હોય નોંધ રાખવાની ના હોય નોંધ રાખીએ એટલે એક પ્રકારનો વેર રહે છે એક પ્રકારનો વેર પેન્ડિંગ રહે છે જ્ઞાન ઉડાઈ દેવી ઉડાઈ દેવી આખી આપડે તને કઈ બતાય છે ત્યાં વધુ જાગૃત ત્યાં આગળ ઠોકર થઈ જાય જોવું ત્યાં આગળ ઠોકર થઈ જવાની જોવું પ્રોબ્લેમ તો ખુલ્લો આપણું જ્ઞાન જ એવું સરસ છે કઈ કે પેલો કાગળ કે એવો સામે આવે છે ભૂતકાળ થી પડેલી ટેવો સામે આવે છે ટેવ પડેલી હોય તો આ મોટું થાય ને ટેવ ના પડી હોય તો ના થાય અત્યારે કોઈ દારૂ ત્યારે ધરે તો જાગૃતતા થઈ ગયા કારણ ટેવ નથી કીધો

અમુક અમુક બાબતમાં ખરો સ્વચ્છંદ એટલે શું સ્વચ્છંદ ના કયા પ્રમાણ જાગૃતિ આવી જાય ના પૂછી એનું કામ કરવું તેને પછી પોતાની કર્યા પોતાનું ડાપણ આજ્ઞામાં ના રહેવા એ સ્વચ્છંદ ને આજ્ઞામાં રહેવું છે ને ના રહેવાય એ પસંદ ના કરે રહેવું છે એ ના રહેવાય એ પસંદ કચાશ પડે પસંદ આજ્ઞામાં રહેવા રહેવું છે પણ એમાં કચાસ હોય એ સ્વચ્છંદ કહેવાય ને પસંદ એટલે પોતે ના ના વાત જોવાની પૂછ્યા છે પોતાની જાતે કઈ નાખી દાદા પૂછે નહીં પોતાની રીતે ચાલી છે બાકી આજ્ઞા ના પડે આજ્ઞા પાડવાની ઈચ્છા છે તે ન પડાય પોતાની પોલું છે તેને તો ભયંકર ગુણ છે પોલું છે તેને મારે એને બનતી જ નથી બનતી જ નથી ગમે નહીં મને એને હું ના ગમું મને એ ના ગમે તમારે કેવા લગ્ન કરવાના <laughs> કઈ કઈ બાબતમાં જ્ઞાની પુરુષ ને પૂછવાનું કઈ કઈ કઈ બાબતમાં એનો ફાઇલ નો વિચાર કરવાનો બધે બધે ઘરમાં જ પાડે સંભાવિત ના ગમે હવે એડજસ્ટ થઈ ગયો સરસ સારું ના એમનું કામ કરે ને દાદા જે એમનું કામ કરે વધારે એમને ગમે એમનું કામ કરે વધારે ગમે એમ કઈ કઈ બાબતમાં જ્ઞાની પુરુષ ને પૂછીને કરવું જોઈએ બધી કે લઘુ શંકા જ્ઞાને પૂછીને કરી કે જે આવું રાજા આવી નહીં ના કઈ બધી અવિનય ના કહેવાય બધી બાબતમાં જ્ઞાનીને પૂછવું કે એમાં વિવેક રાખવો જોઈએ એમનો ટાઈમ બગડે ને એ બધું વિવેક રાખવો જોઈએ ને પૂછવું પડે એટલે પૂછવાની એમ ભાવના દરેક વાત પૂછીને આપણે કરી ન પૂછે વાત એવો વિનય હોવો છે અમે તો કશું પૂછતા જ નથી અમે તો કશું પૂછતા જ નથી મેં બધું ગુજરાત કહી દીધું બધી પાંચ આંકડા બધું આવી ગયા એટલે અમારા વીક પોઈન્ટ છે એ પણ નથી પૂછતા અમુક વીક પોઈન્ટ છે એ પણ પૂછતા નથી હું કઈ આવ્યું પાંચ આંકડા મારી પાસે બહુ થઈ ગયા કદી માર્ગનું વાક્ય જો એ સરળ થાય તો બધા ઉત્તેજન અમારે જાગૃતિ તેના પર ભાર રાખવાની નિરંતર જાગૃતિ તેના પર રાખવાની અમારે નિરંતર જાગૃતિ તેના પર રાખવાની રૂપિયા રૂપિયા રિયલ પર એટલે પેલી બે આજ્ઞા આપેલી જે આપે એ જ રિલેટિવ રિયલ જોવાનું કહ્યું છે એ જ વસ્તુ ને રિલેટિવ ની અંદર રિયલ રહેલું છે એ જોવા ભીડો હોય ને તો સારું રહેશે સત્સંગનો ભીડો હોય ને તો આજ્ઞા હાજર સારી રહેશે આ ટોળું હોય તારે પછી એ પછી બરાબર રહેતું નથી ના એવા સંજોગો બાંધે તારે રહેતું નથી ટોળામાં રહેવું એ તો નિરંતર એવો જ ભાવ કે ટોળામાં જ રહેવું પણ પેલા સંજોગો એવા ભાજે ટોળાથી છૂટા પડવાના એ વખતે પેલો પ્રકૃતિનો ફોર્સ વધારે હોય ટોળાથી છૂટા પડીએ ને તે વખતે આ નો કેટલો ફોર્સ છે તે વખતે ખબર પડે આમ ખબર નથી પડતી પ્રકૃતિ તે વખતે ઓળખાય કે આવું આવું આવું આવું પ્રકૃતિ કરી શકે છે વિચારી શકે છે એ પ્રકૃતિ તે વખતે ઓળખાય છે જુદો પડે નુકસાન કરી દે હા અહીંયા જે કમાણી કરીએ છીએ એ બધી ઓછી થઈ જાય છે બહાર જઈએ એટલે આમ સર નીકળે આ વિચારો બધામાં ફેર પડી જાય આ ટોળા થી બહાર જઈએ છે ને તો વિચારો બધાથી ફેર પડી જાય એટલે અમુક વખત એવો એવું થાય કે ટેસ્ટ કરી જોઈએ આપણા પ્રકૃતિ નો બધા તમે ગભરાવો ચોટી પડશે બધા કઈ જશે કોઈ ખાઈ જશે બધી વખતે નથી ગભરાતા બધા પ્રસંગોમાં ગભરાતા હતી પણ છેવટે મૂડી ઓછી થાય છે બધા પ્રસંગોમાં ગભરાતા નથી પાર ઉતરીએ પણ અહિયાં જે કમાણી હોય એ બધી છેવટ ઓછી થતી જાય છે વપરાઈ જાય છે બહાર પૈસા નહીં દેખાતા પૈસા ભેગા થયા ને છે કેટલા કાગળ આવા લખ્યા સ્ટોપ લોકો ગાંઠો ફૂટે છે મને એક્ઝોસ્ટ થાય છે તારે ગાંઠો ફૂટે છે એને ક્લે તરીકે જોવાનું બધી ગાંઠો ખરી હોય ખોટી હોય હવે જ્ઞેયની આપણે વ્યાખ્યા કરીએ આપે કે ની વ્યાખ્યા કરીએ દ્રશ્ય અને જ્ઞેય દ્રશ્ય એટલે સામાન્ય ભાવે જોવું ને જ્ઞેય એટલે વિશેષ ભાવે તો મનની ગાંઠો ફૂટે એટલે વિશેષ ભાવે જોવું એ આમાં લાગુ કરાય છે ગુચવાળા જેવું દેખાય થાય દ્રશ્ય કહેવાય ગુચવાળા જેવું અને ડિસાઇડેડ થાય કે આપ છે કહેવાય

મૌન શું અંદર મૌન મૌન રીતે બોલાય છે કે આ બે છે ને આ દ્રશ્ય છે અંદર એવું થાય છે એ જરૂર નહીં છે દેખાય અંદર બોલાઈ જવાય છે અંદર બોલાઈ જવાય છે કશો નથી એ એ કોણ પૂછતો છે જ્ઞાતા શ્રદ્ધા ભાવ એટલે એમાં તો બોલવાનું હોય નહીં તો આ વચ્ચેની સ્ટેજ છે બોલનાર કરે ચલો જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં બેસી જઈએ ને જે કઈ મનમાં દેખાય એને જ્ઞાન તરીકે જોવાનું પણ જોવાતું નથી બોલાઈ જવાય જોવાતું નથી બોલાઈ જવાય છે મને એમ પણ જ્ઞાતા દ્રષ્ટા નથી યાર રહેવાતું આ એ કઈ સ્ટેજ કહેવાય છે જ્ઞાતા દ્રષ્ટા પહેલેની સ્ટેજ છે જ્ઞાતા દ્રષ્ટા સાથેની સ્ટેજ છે કે જ્ઞાતા દ્રષ્ટા પહેલાની સ્ટેજ છે એક બાજુ જ્ઞાતા દ્રષ્ટા પણ હોય ને એક બાજુ બોલાતું હોય તપાસ નથી કોઈ આગળ નહીં મૂળ જ્ઞાતા રસ્તા કોઈ પ્રો હોય પણ ઓળખી જઈએ તો એ મૂળ જ્ઞાતા રસ્તા થાય ઓળખી જઈએ એટલે ઓળખી જઈએ એટલે શું આપણે ઓળખી જઈએ એટલે પણ શું આ તેના ઓળખે પાવશે નથી ભાવતું છે એના વગર આમ જોયું ને આ ભાવે નથી જ્યાં સુધી ઓળખીએ આપણે એ બધું આપણે એના ઉપર આપણે આવું કેવું પૂછે છે તે આપણે તે બધા વિરોધ પક્ષી તે એટે ટાઈમ હાજર હોતું દાદા એટે ટાઈમ આ નથી હોતું પછી ખ્યાલ આવે કે આ જે જોઈએ એવું ન હોય એટે ટાઈમ કેવું હોય એક બાજુ એ પણ હોય એક બાજુ ખ્યાલ આવે આ એવું નહીં એટ એ ટાઈમ હોઈ શકે આ બંને વસ્તુ એટ હોય શકે આવું થયા પછી પોતાનો ખ્યાલ આવું કે આ એ હું નથી તરત જ પણ એ ના હોઈ શકે બંને એટ એ એ બોલનાર પણ હોય ને જાણનાર પણ હોય કે આ હું નહીં એ તો ઉત્તમ હું નહીં બોલે એટલે પછી જવાબદારી આપડી નહીં પણ સાથે ના હોય બંને સાથે એટ એ ટાઈમ સાથે એટલે જાગૃતિ ના હોય એમ કે હા એ હું નહીં એ બોલનાર પણ હું નથી એ પછી ખ્યાલ આવે સાથે પછી તૈયાર આવશે નિશ્ચય જોઈએ આપણે કે મારે આવું પ્લાનિંગ જોઈએ એવું પ્લાનિંગ થઈને પૂરે તો બરાબર તારા પર પ્લાનિંગ થોડું ડાયું છે નહીં રાગે પડી ગઈ એક જણ જોડે ના પડે નહીં અને બીજી કઈ પાસે વધારે ફાવતું સામાન્ય હોય તેને કઈ ના ફાવતું એમ ફાવતું આપતા પુત્રમાં મહેશ જોડે ભાવે વધારે આપતા પુત્રો ની અંદર મહેશભાઈ ની જોડે વધારે ભાવે

પેલા બિલકુલ નતું ખાવતું હવે થોડુંક આવે ડોક્ટર જોડે ના ફાવવાનું કારણ શું હોય દાદા ના ફાવવાનું કારણ શું હોય

પણ ઇન્ફોર્મેશન બાય મહેશ પટેલ માહિતી બધી પહોંચાડે મહેશ પટેલ ગુનેગાર તો હતો ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેશન ઓફિસર કાવત નું શોધી કાઢ મહેશ

વળે જ નહીં આ લોકો ચાલતા પાછા વળે નહીં સોયા પાછા વાળીએ ને તો પછી આગળ કે છે કઈ જાઓ છો ગોપાલભાઈ ગોપાલભાઈ દાદા એ કહ્યું છે ને વામ જાઓ કે છે મોક્ષે જવા તમારા દાદા રવા પાક્યા તમે રવા પાક્યા આટલા બધા લોકો કોણ થાય છે તમે વળી ઊંધા પાછા એવું બે ત્રણ બોલે મારું પૂછવાનું એમ હતું કે મુખ ને બંધે વારે જ્ઞાની પુરુષ એટલે તીર્થંકર નામ ગોત્ર બાંધે હા પણ વારે પણ ભરે નઈ વરે વાયા હોય તે પાછા લોકો લોક જાય પાછા એટલે તીર્થંકર નામ ગોત્ર ના બંધાય બંધાય જ્ઞાની પુરુષ વાળી નહીં એટલે જ્ઞાની પુરુષ જ વાળી શકે એટલા જ્ઞાની પુરુષ જ વાળી શકે અક્રમ વિજ્ઞાની એ તો કોકસ હોય અમને એમ થયું કે અમે અમારા મિત્રો દાદા અને ફાધર આવીએ છીએ તો અમને નામ ગોત્ર મળે તીર્થંકર નામ ગોત્ર અમારા મિત્રો ને દાદા બાદા અમે લાવીએ છીએ જ્ઞાન અપાવીએ છીએ અને અક્રમ નહીં તો ક્રમિક માં અક્રમ તો આટલા બધા વાર વાર એમાં તીર્થંકર ગોત્ર ના મળે એમાં તીર્થંકર ગોત્ર ના મળે દલાલી મળે ત્યાં શું વાર વાવા તમારે મારે આપને બંધાય તીર્થંકર ગોત્ર દલાલી મળે થ્રી એનો અર્થ એવો થયો ને કે જે જ્ઞાની છે એ જ વાળી શકે એને તીર્થંકર ગોત્ર બંધાય એમ એને જ્ઞાન એટલે જ્ઞાની તો થઈ ગયેલા જ છે આમ તીર્થંકર તમને જો વાતો આવડે એવું જ્ઞાની થયા હોય એ તો જ્ઞાની થયા છે વાળે જ કેવી રીતે જ્ઞાની થયા છે વાળે જ જોરા થવાનો પ્રયત્ન કરે છે ને પેલો ભાઈ જેટલું લખ્યું છે એમનો બધું અત્યારે ક્લિયર થઈ ગયું છે જેટલું લેટર લખ્યું છે એ પોતાને ક્લિયર થઈ ગયું છે ક્લિયર થયેલું પાછું બધું લખી પણ ન શકાય દાદા પોતાને ક્લિયર થયેલું હોય એ બધું લખી પણ ના શકાય લખવું હોય તો લખી ના શકાય લખી શકે ને ચંદ્રકાંતભાઈ ના તીર્થંકર નામ ગોત્ર બંધાયું ચંદ્રકાંતભાઈ ને તીર્થંકર નામ ગોત્ર બંધાયું એ કયા કારણથી એ કયા કોઝિસ થી કયા કારણથી એવું પૂર્વ ભાવ ના કારણ પૂર્વ ભાવ ના કારણ થાય પછી વાણી પર ખબર પડી વાણી પર ખબર વાણી પર બીજી વ્યક્તિને વાણી શકે એવી વાણી નીકળે આ પાંચ વર્ષ સ્ટુડન્ટ બોલશે લખ લખ કરવું પડશે ત્યાં રેકોર્ડ મૂકી રાખો પડશે પાસે ખોડી જાય કોને ભાઈ આત્મા એ તો એક આત્મા બોલવું એ તો એક સંજ્ઞા છે કોને ખબર પરમેનન્ટ શબ્દ આપણે બોલીએ પણ પરમેનન્ટ દેખાય નહીં વાંકે ના દેખાય ચિત્ત દેખાય નાસ્તી ગંધાય સ્પર્શી સમજાય વાંધી સમજાય વાંધી સમજાય સમજાય હા ભાઈ તો રિયલ સંબંધ કર્યો થયો તારી પાસે કોઈ રિયલ સંબંધ કરો રિયલ સંબંધ آپ نبند ہے مجھے ચાર પાંચ ચાર પાંચ મિત્રો ખરા બધા ચેક ઉડી ગયા મિત્રો છે પણ અત્યારના સંબંધ એકની સાથે છે મિત્રો છે પણ અત્યારે સંબંધ એકની સાથે ચાલો ઉડી ગયો ઉડી ગયા એટલે આપણે અત્યારે વ્યવહાર નથી ખાસ ખાસ વ્યવહાર નથી એટલે ઉડી ગયા મળીએ એટલે સલામ કરીએ બસ ઝઘડા ઉડી ગયા એક જણી છે એ આપણો મહાત્મા છે આપણો મહાત્મા કમલેશ શાહ કમલેશ બહુ સારું કમલેશ તો બહુ આવે ધનલક્ષ વાલક છેટો રહે એને આજકાલ દાદા અંતરાય બહુ આવે છે આજકાલ એને અંતરાય બહુ આવે અંતરાય બહુ આવે છે દાદા પાસે આવવાના એને બહુ ઢગલા બંધ આવે છે અહીંયા આવવાનું પ્લાનિંગ બધું ગોઠવાઈ ગયું હોય પછી કેન્સલ થાય મન અસ્થિર કેમ થાય છે કિરણ મન અસ્થિર કેમ થાય જે ડિસ્ચાર્જ મન જોઈએ એવા સંજોગો ઉપરથી સારો અસ્થિર થઈ જાય છે અસ્થિર સ્વભાવ નો જ છે સ્વભાવ આપડે સ્થિર થવાનું આપણો સ્થિર સ્વભાવ છે આપડે સ્થિર થવાનું આપડે સ્થિર થાય એટલે મન સ્થિર થઈ ગયું મને જોવાનું ખાલી મન એટલે છે તમે જ્ઞાતા સ્થિર થઈ જાય છે સંજોગો એવા આવે તો અસ્થિર થઈ જાય સંજોગો એવા આવે તો અસ્થિર થઈ જાય તારે શું દુઃખ પરંપરા તમા સંજોગ સંબંધન સર્વમ થઈ જાય સોજનભાઈ ભોજનભાઈ પૂછે છે કાંતિ આત્મા સમજાય છે તો એ સમજાવો કઈ રીતે એ સમજાવો કાંતિ આત્મા સમજાય આપે કહ્યું ને આપે કહ્યું ને કે કાંતિ આત્મા સમજાય કાલે બોલાવતો બોલતો નતો બહુ મહાત બોલે છે ને બોલતો આવે વાંચી તો વાંચી સાંભળતો હતો સાંભળતો હતો એ કાનથી આ ના સમજાય વાંચી અંતર પર માણસ હોય ત્યારે આપણે ગમે એટલું બોલીએ પણ શું એને વાંચી કઈ સમજાય ના કહે કાનથી સાંભળવો પડે દાદા વાંચીએ તો ના ચાલે કાનથી સાંભળવો પડે વાંચી લઈએ આપણે કાનથી સાંભળવો જ પડે વાંચી લઈએ તો ના ચાલે વાંચી લઈએ તો ના ચાલે ચરણ વિધિ હોય વાંચી લે ચાલે પણ સાંભળેલું હોય સાંભળ્યા પછી પુસ્તકમાં હોય ને પૂરો માલ આત્મા શું છે એવું પુસ્તક માં લખેલું હોય ને કોઈ પુસ્તકમાં લખેલું આ સાંભળીએ છે ત્યારે ખોડ કોને ત્યારે ખોડ જયારે પ્રોબ્લેમ ઉભો થયો છે ને કોને કોલ કરે જયારે પ્રોબ્લેમ માં ને ઉભો થયો છે ને હું શુદ્ધાત્મા એવું સાંભળે છે ત્યારે એને પોતાનો ફોડ પડે આનંદ થાય છે બીજી વ્યક્તિ પ્રોબ્લેમમાં હતી હું શુદ્ધાત્મા જેવું બોલે છે ત્યારે એને ખોટ પડે છે આનંદ થાય છે તો બીજી વ્યક્તિ પ્રોબ્લેમ માં હતી હું પોતે અહંકાર અહંકાર એમાં સુખ હોય ને અહંકાર કલ્પિત વસ્તુ આનંદ અને અહંકાર નો આનંદ એ વચ્ચે ભેદ શું અનંત સુખ નું ધામ ક્યાં છે ને આત્મા એ અનંત સુખ નું ધામ છે એનું સુખ ને આ અહંકાર નું છું આ સાંભળ્યું હું અનંત સુખ નું ધામ એવું સાંભળ્યું હું અનંત સુખ નું ધામ છું એવું બોલીએ છીએ એટલે આત્મા નું સુખ અને આ અહંકાર નું સુખ એ બે વચ્ચે શું ભેદ પેલું કલ્પિત અને નિરાકુળતા સુખ ના હોય વ્યાકુળ સુખ હોય કેવું હોય વ્યાકુળ વ્યાકુળ સુખ પેલું વ્યાકુળ સુખ ના નિરાકુળ સુખ તેનો ફેર પેલી મસ્તી કહેવાય એને મન જગ્યું સગવું જગ્યું રે પછી ઉતરી જાય ચાલ જગ્યા ઉતરી પડે ચાલ ના દે હું આનંદ સુખ નું ધામ છું એ જયારે બોલે છે તારે અહંકાર નો જે આનંદ થાય છે ને આત્માનો અનંત સુખ એ આનંદ હું અનંત સુખ નું ધામ જેવું બોલીએ ત્યારે અહંકાર ને જે આનંદ થાય એવું છે અને પોતાનું ઓરિજિનલ સુખ આ જાણ અમારું બોલાયેલું બોલે ને તીકડે અહંકાર હોય જ્ઞાન લીધેલું હોય ને અમારું બોલાયેલું બોલે بارت میں تو گئی کیا دنیا میں کروا دیتے کہ વૃત્તિ કરી નહીં શું બોલો હું કુળદીપક કુળદીપક નામની સર્વ માયા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ થી ભિન્ન એવો શુદ્ધ આત્મા જીવ શું બોલો છો આવરણ તૂટે પછી વાંચવાનું કઈ રહે નહી એવું બોલું બોલીએ આપણે આવરણ તૂટે કે બાકી રહે વાંચવાનું સાંભળવાનું પણ એવું પૂછે છે કે દાદા સતત હાજર રહેવા કે યાદ રહેવા એટલે શું એમ કઈ રીતે કહેવા માંગો છો ગુરુદીપક એવું પૂછે છે કે દાદા સતત હાજર રહેવા કે યાદ રહેવા એ કયા અર્થમાં આપ કહેવા માંગો છો એટલે શું એમ નિરંતર રહ્યા જ કરે ઘણા પડતા હજારો માં જેવા છે બધા દાદા ભણાય નહીં દાદા કઈ સેન્સમાં કયા સેન્સમાં આજે હું ઓફિસ નું કામ લખું એટલે લખવામાં હોય ઉપયોગ ના એટલે ના સમજાતું નથી કામ થયા આખી રાત લોકોને આ ખીચડી પહોંચાતો હતી આખી રાત દાદા ઊંઘ નહીં આવતી આખી રાત પછી ચાલુ માથવાળો થઈ જાય દાદા આખી રાતે અશાંતિ નહીં ઘણા માણસ હજારો માણસ એક જણ તો પેલા એમને પૂછ્યું હિંમત સરેરી કે દાદા ને જ્ઞાન થી તમે શું લાભ કે નવ વર્ષ ને જ્ઞાન જણ લીધા થયા ત્યારે ચેકઅપ પણ મારું મન હતી થયું નથી નવ વર્ષ પછી સભાવિત હોવું સભાવિત હોવું એક સેકન્ડ પણ અસ્થિત થયું આ ડ્રાફ્ટિંગ પાવર એમનો જોરદાર હશે એનું શું કારણ એમનો ડ્રાફ્ટિંગ પાવર જોરદાર હશે નિશ્ચય સારી કોલેજ નું જવું જેવું નીચે જે કરે એ ગમે તો આ ના ભરે તે ના ભરે મળી આવે જે હશે સારું છે તેવું મળી આવે ચાલશે બોલું ને પહેરવાનું નથી પહેરવાનું નથી પ્રપોઝ થઈ ગયા